જ્ઞાની પુરુષો એવું માને છે એક જ પરમાત્માની સત્તા છે ભગવાન વિના બીજું જે કઈ દેખાય છે એ માયાનો વિલાસ એ બધી માયા છે એક જ પરમાત્મા સત્ય છે જ્ઞાન માર્ગમાં ભેદનો નિષેધ કર્યો છે એક જ બ્રહ્મ તત્વ સત્ય છે ભેદ માયાથી ભાષે છે જ્ઞાનમાં ભેદનો નિષેધ છે અને ભક્તિમાં ભેદનો વિનાશ છે કોઈ પણ નિમિત્તથી ભેદ દૂર કરીને પરમાત્મા સાથે એક થવું છે આરંભમાં ભક્ત અને ભગવાન બે જુદા હોય છે ભક્ત અને ભગવાન એવો ભેદભાવ હોય છે અતિશય ભક્તિ વધ્યા પછી ભક્ત ભગવાન થી અલગ રહી શકે જ નહીં ભક્તિ ભેદ નો વિનાશ કરે છે જ્ઞાન ભેદ નો નિષેધ કરે થોડો થોડો શબ્દમાં ઝઘડો છે તત્વમાં બધા આચાર્યો એક છે વિશ્વ પિતામાની ભક્તિ બહુ વધી ગઈ હતી હવે ભગવાનથી અલગ રહેવું એમના માટે અશક્ય હતું અંદર નારાયણ બહાર નારાયણ ડાબી બાજુમાં નારાયણ જમણી બાજુમાં નારાયણ ઉપર નારાયણ અંદર નારાયણ અંદર બહાર નારાયણ ના દર્શન કરતા કરતા ભીષ્મ પિતામાં ભગવાનના ચરણમાં લીન થયા છે તે સમયે દેવો જય જયકાર કરવા લાગ્યા છે આવું મરણ નહીં થાય ગંગા કિનારે ભગવાનના દર્શન કરતા કરતા પ્રાણ નો ત્યાગ આવો જ્ઞાની પુરુષ હવે થશે जब तुम पैदा हुए तब जग हासे और तुम रोए अब कुछ ऐसी करनी करो अंत समय में तुम हासे और जग रो આવો જ્ઞાની પુરુષ હવે થવાનો નથી કેવા મહાન ધર્મરાજાને પણ થોડું દુઃખ થયું દાદા મને છોડીને ગયા પણ દાદાનું મરણ મંગલમય છે આવું તો મરણ થાય મારા દાદા ભગવાનના સ્વરૂપમાં લીન થયા શ્રાદ્ધાદિક વિધિ કરવામાં આવ્યો છે ધર્મ રાજ્યની સ્થાપના કરી શ્રી કૃષ્ણ હવે દ્વારકા પધારે છે બહુ દિવસો પછી દ્વારકામાં આવ્યા છે બધાને દર્શનની મિલનની આતુરતા હતી અનેક સ્વરૂપ ધારણ કરી એક જ સમયે શ્રી કૃષ્ણ બધાને મળે શ્રી કૃષ્ણ મહાયોગી છે બધાને દર્શનની મિલનની આતુરતા એવી લીલા કરી બધાને એવો આનંદ આપ્યો બધાને એવું થયું કે મારા ઉપર એમનો બહુ પ્રેમ પહેલા મને જ મળ્યા પછી બીજાને મળવા ગયા એક જ સમય ભગવાન સર્વને મળે આનંદ થયો શ્રી કૃષ્ણ મહાયોગી છે અને શ્રી કૃષ્ણ મહાભોગી છે ભોગ અને યોગ બંને વિરુદ્ધ છે ભોગી કોઈ દિવસ યોગી થઈ શકે નહીં જેને ભોગમાં શક્તિનો વિનાશ કર્યો છે એ યોગી થઈ શકે નહીં જે ઉર્ધ્વ રહેતા છે જેને શક્તિનો સંગ્રહ કર્યો છે એને સંસ્કૃત ભાષામાં ઉર્ધ્વ રહેતા કહે છે એ જ યોગી થઈ શકે જેને ભોગમાં શક્તિનો વિનાશ કર્યો છે એ યોગની વાતો ભલે કરે એ યોગી થઈ શકે યોગ અને ભોગ બંને વિરુદ્ધ છે શ્રી કૃષ્ણમાં બંને પરિપૂર્ણ દેખાય છે મહાયોગી છે મહાભોગી પણ દ્વારકામાં રોજ છપ્પન ભોગ નું ભોજન કરતા રોજ છપ્પન ભોગ ની સામગ્રી તમે બેટ દ્વારકામાં ગયા હશો બેટ દ્વારકામાં તો ભોગ ની કઈ ગણતરી જ નથી જાંબવતી આવે રૂકમણીજી ના ત્યાંથી આવે સત્યભામાજી આવે શ્રી રાધાજી આવે જે કઈ આવે તે ભગવાન બધું આરોગ્ય આટલું બધું આરોગ્ય પણ એમને કોઈ દિવસ અજીર્ણ થયું નથી ભગવાન બધી લીલા કરે છે માખણની ચોરી કરે છે તચલી આંગળીમાં ગિરિરાજ ગોવર્ધન ધારણ કરે છે ભગવાન બહુ સાવધાન છે સત્યભામાના પિતા સતરાજીત નું મરણ થયું ત્યારે પ્રભુએ વિચાર કર્યો આજે થોડું રડવાનું પણ નાટક કરવું જ જોઈએ આજે મારા આંખમાં આંસુ ના આવે તો આ સત્યભામા મને કહે છે કે એમના આંખમાં બે આંસુ પડાવે કીધે મને બધું આવડે એટલે કાંટો તાણીને રડતા પણ આવડે રડવા લાગ્યા સસરાજી હતા ને તે મારા માથે છત્ર હતું હા એટલે મારા સસરાજી રડવા લાગ્યા રડવાનું નાટક કર્યું છે વ્યવહારમાં બધું નાટક કરવું જ પડે છે અને તમે પણ લૌકિકમાં બધું કરતા જશો એટલે વધારે કહેવાની જરૂર વ્યવહારમાં બહુ સાવધાન રહેવું પડે છે ભક્તિમાં ભૂલ થાય સેવા પૂજામાં ભૂલ થાય તો ભગવાન ક્ષમા કરે છે ભગવાન બહુ ઉદાર છે માનવ સેવા પૂજામાં ભૂલ કરે છે પણ ભગવાનને ખોટું લાગતું નથી વ્યવહારમાં ભૂલ થાય તો લોકો ત્રાસ આપે છે વ્યવહાર કરવો બહુ કઠણ છે વ્યવહારમાં સાવધાન રહેવું પડે છે જરા પણ ભૂલ થાય તો માનવ ક્ષમા કરતો નથી સજા કરે ભક્તિમાં ભૂલ થાય તો ભગવાન ક્ષમા વ્યવહારમાં સાવધાન રહેવું પડે છે ભગવાન બધી લીલા કરે છે સત્રાજીત મરણ થયું ત્યારે રડવાની પણ લીલા કરી ભગવાન એક લીલા કરતા નથી કે બહુ ખાવાથી મને અજીર્ણ થઈ ગયું છે મને તાવ આવ્યો છે એવી લીલા પ્રભુએ કોઈ દિવસ કરી નથી રોજ છપ્પન ભોગ આપો કોઈ દિવસ એમને હાજર ન થયું એ મહાયોગી તમે છપ્પન ભોગ નો પ્રસાદ બે ત્રણ દિવસ લો તો તમારી શું થશે અચ્યુતમ કે થશે બીજું શું થવાનું શ્રી કૃષ્ણ મહાયોગી છે આજે ઘણા દિવસો પછી દ્વારકામાં આવ્યા છે એકાંતમાં સુંદર સુંદર રાણીઓ ભગવાનની સેવા કરી કામદેવે એવો વિચાર કર્યો આજે હું શ્રી કૃષ્ણને મારવા જોઉં એકાંતમાં સુંદર રાણીઓ ભગવાનની સેવા કરે છે કોઈ ચરણની સેવા કરે છે કોઈ તાંબુલ આપે છે કોઈ હાવ ભાવથી ભગવાનને વશ કરવાનો પ્રયત્ન કરે છે અને તે સમયે એકાંતમાં કામદેવ બાણ મારે આજે કદાચ મારી જીત થઈ જશે કામદેવ ભગવાનને પાણ મારે છે ભગવાનને કામનો સ્પર્શ થતો યસ્ય ઇન્દ્રિયમ એમાંથી તુમ કહીર ન શેખો આજે ઘણા દિવસો પછી શ્રી કૃષ્ણ ઘરમાં આવ્યા છે એકાંતમાં સુંદર રાણીઓ સેવા કરે છે અને કામ પાડ મારે છે કદાચ આજે મારી જીત થશે શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે ભગવાનના માટે અચ્યુત શબ્દ વાપર્યો છે અને તે શબ્દથી સિદ્ધ થાય છે શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ નથી જેને કામનો સ્પર્શ થયો એ પોતાના સ્વરૂપથી નીચે પડે છે જે નીચે પડ્યો એને સંસ્કૃત ભાષામાં ચ્યુત કે છે શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે કામદેવને ખાતરી થઈ છે શ્રી કૃષ્ણ દેવ નથી શ્રી કૃષ્ણ દેવોના દેવ પરમાત્મા છે એકાંતમાં સુંદર રાણીઓ સેવા કરે કામદેવ બાણ મારે છતાં ભગવાન નિર્વિકાર છે પ્રભુએ કામદેવને હરાવ્યો તેથી ભગવાનનું નામ પડ્યું છે મદન મોહન કામદેવે કબૂલ કર્યું છે શ્રી કૃષ્ણ દેવ નથી પરમાત્મા છે મદન શબ્દ નો અર્થ છે કામદેવ કામદેવ ને મોહ થયો આશ્ચર્ય થયું આવી સુંદર રાણીઓ એકાંતમાં સેવા કરે અને હું બાણ મારું એમને કઈ થતું નથી એ શાંત છે પૂર્ણ નિર્વિકાર છે શ્રી કૃષ્ણ દેવ નથી શ્રી કૃષ્ણ પરમાત્મા છે અગિયારમા અધ્યાયમાં ભગવાન દ્વારકામાં આવ્યા છે તે કથા છે બારમા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા પવિત્ર સમયે ઉત્તરાએ બાળકને જન્મ આપ્યો છે આ બાળક ચારે બાજુ જુએ છે એને યાદ આવે માના પેટમાં હું હતો ત્યારે ચાર હાથ વાળો એક તેજસ્વી પુરુષ મેં જોયો છે એ ક્યાં છે બધાને બારકાઈથી જુએ માના પેટમાં જે ચાર હાથ વાળો પુરુષ મેં જોયો હતો એ દેખાતો નથી જે સર્વમાં નારાયણને જુએ જે સર્વમાં ભગવાનને શોધે એ જ પરીક્ષિત છે પરિતહા ઈક્ષતે યાદ આવે છે પરીક્ષિત નામ રાખ્યું છે બ્રાહ્મણોએ બધું ભવિષ્ય વર્ણન કર્યું છે તેરમા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રના મોક્ષની કથા આવે છે વિદુરજી ને સાવધાન કરે છે તારા સો છોકરાઓ મરી ગયા હજુ તું ઘર છોડતો નથી આ ઘરમાં તારી મમતા છે યાદ રાખજે આ ઘરમાં તું મરીશ તો આ ઘરમાં તારે ફરીથી જન્મ લેવો પડશે આ ઘરમાં ફરીથી આવવું છે તારા સો છોકરાઓ મરી ગયા હજુ તું ઘર છોડતો નથી પાંડવો તો ધર્મની મૂર્તિ છે તારા નો બદલો એ પ્રેમથી આપ્યો તારા મુખમાં મૃત્યુની છાયા દેખાય હવે મરણ સમીપમાં છે ધૃતરાષ્ટ્રે કહ્યું છે મને એવું લાગે છે મને ખરાબ સ્વપ્ન દેખાય છે મરણ સમીપમાં છે એવું લાગે છે પણ હું શું કરું હું આંધળો છું ક્યાં જવું એ કહ્યું કે હું તને લઈ જઈશ વિદુરજી ધૃતરાષ્ટ્રને હરદ્વાર પાસે સપ્ત અનંત સ્ત્રોત તીર્થમાં લઈ ગયા છે જ્યાં ગંગાજીની સાત ધારાઓ પ્રગટ થઈ છે હિમાલયમાંથી ગંગાજી વેગમાં દોડતા દોડતા જાય ગંગાજીનો વેગ બહુ છે કેળપુર જળમાં ઉભા થઈને સ્નાન કરવાની હિંમત થતી નથી અતિ વેગમાં ગંગામાં દોડે છે માર્ગમાં સાત ઋષિઓ બેઠા અને તે સાતે ઋષિઓ ઉભા થયા અને ગંગા માની સ્તુતિ કરવા લાગ્યા મારા આશ્રમમાં પધારો મારો આશ્રમ પવિત્ર કરો સાત ઋષિઓ ગંગાજીની પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ગંગાજીએ સાત ધારાઓ પ્રગટ કરી છે એક એક ઋષિના માંથી એક એક ગંગાજીની ધારા ગંગા કિનારે સાત ઋષિઓ બેઠા છે એક એક ઋષિના આશ્રમ માંથી ગંગાજીની ધારા જાય છે આ સાતે ધારાઓ બ્રહ્મકુંડમાં મળી રહી છે અને તેથી બ્રહ્મકુંડમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે ગરમીના દિવસોમાં ગંગાજી ની અલગ અલગ ધારાઓ દેખાય સાત ઋષિઓના માટે સાત ધારાઓ પ્રગટ કરી છે તેથી એને સપ્ત સ્રોત તીર્થ કહે છે ત્યાં વિદુરજી ધૃતરાષ્ટ્ર ને લઈ આવ્યા છે વિદુરજી નો સત્સંગ થયો ધૃતરાષ્ટ્ર ભગવાન નું ધ્યાન કરવા લાગ્યો ધર્મરાજા નો નિયમ હતો કાકા ને વંદન કરવા માટે આવે છે આજે કાકા દેખાતા નથી મેં સો છોકરાઓ મારી નાખ્યા અને તેથી કદાચ આત્મહત્યા કરવા ગયા હું પાપી છું ભગવાનના ભક્તો જયારે દુઃખી થાય છે ત્યારે પરમાત્માની પ્રેરણાથી વગર આમંત્રણે સંતો ત્યાં જાય નારદજી આવ્યા છે અને નારદજી ધર્મરાજાને સમજાવે છે હવે કાકાજીમાં મમતા ન રાખો કાકાની બહુ સેવા કરી છે તમારી ફરજ બજાવો મમતા ઈશ્વરમાં રાખો ભગવાન મારા છે ભગવાન મારા છે કોઈ સ્ત્રીમાં કે પુરુષમાં જે મમતા રાખે એનું મન બગડે જે માનવમાં મમતા રાખે એનું મરણ બગડે છે મમતા ભગવાનમાં રાખો હું ભગવાનનો છું ભગવાન મારા છે તમારી ફરજ બજાવો આજ સુધી કાકાની બહુ સેવા કરી છે કાકામાં મમતા રાખો એ ઠીક નથી કેટલાક લોકો તો એવા હોય છે મૃત્યુની સૈયામાં એમને કુટુંબમાં એવી મમતા થાય છે આ દીકરીનું શું થશે અને આ બાળા ભાઈ શું થશે અરે મર્યા પછી હવે તારું શું થવાનું છે મરણ સમીપમાં છે મર્યા પછી હું ક્યાં જઈશ મારું શું થશે મમતા ભગવાનમાં રાખે તો મરણ સુધરે કોઈ માનવમાં જેની મમતા છે એનું મરણ બગડે છે કાકાની બહુ સેવા કરી છે હવે કાકામાં મમતા રાખો એ ઠીક નથી ભગવાનને કહેજો કે આ છોકરાઓ હવે મારા નથી તમારા છે તમને યોગ લાગે તેવું કરો પંચાવન પછી સાવધાન થઈને ભક્તિ કરે તેનું મરણ સુધરે છે પંચાવન પછી પણ જે કુટુંબમાં મમતા રાખે એનું મરણ બગડે છે પંચાવન પછી તો સરકાર પણ પેન્શન આપે છે કે જે હવે નોકરી ન કરો હવે ભગવાનની ભક્તિ કરો કલયુગના લોકો તો બહુ બુદ્ધિમાન છે ને તે પેન્શન થયા પછી પણ બીજી નોકરી શોધી કાઢે બેસીને શું કરવું પંચાવન પછી સાવધાન થઈને ભગવાનની નોકરી કરો મારું મરણ સુધરે ધર્મરાજાને નારદજી સાવધાન કરે હવે છ મહિના બાકી છે છ મહિના પછી તમારે પણ બધું છોડીને જવાનું છે હવે તમે તમારી ચિંતા કરો કાકાને ભૂલી જાઓ તમારું મરણ સુધારવાનો પ્રયત્ન કરો નારદજી ધર્મરાજાને સાવધાન કરીને ગયા છે છ મહિના પછી ધર્મરાજાને કલિયુગના બધા લક્ષણ દેખાયા છે ભીમસેન સાથે વાતો કરે છે હવે કલિયુગનો આરંભ થયો છે એવું લાગે મારા પવિત્ર ધર્મરાજ્યમાં હવે ચોરીઓ બહુ થાય છે લોકો જુઠ્ઠું બોલે છે સ્ત્રીઓ સ્વતંત્ર થઈને બહાર બહુ ફરવા લાગી છે કલયુગમાં આવું થશે શાસ્ત્રોમાં લખ્યું છે સ્ત્રી બહુ સ્વતંત્ર થઈને બહાર ફરે એ ઘર બગડે છે એ સ્ત્રી પણ બગડે છે સ્ત્રી ઘરના એક એક જીવમાં ભગવાનનો ભાવ રાખીને ઘરમાં જ ભક્તિ બાલ્યાવસ્થામાં સ્ત્રી માતા પિતાના આધીન નથી યૌવનમાં સ્નેહ પતિદેવના આધીન રહે અને વૃદ્ધાવસ્થામાં પુત્રના આધીન રહે સ્ત્રી બહુ સ્વતંત્ર થઈને બહાર ફરે એ સારું નથી ન સ્ત્રી સ્વાતંત્ર્યમાં રહેતી કલયુગમાં આવું થશે કલયુગના આ બધા લક્ષણો બતાવ્યા છે મારા પવિત્ર ધર્મરાજ્યમાં હવે ચોરીઓ થવા લાગી ભીમસેન ને કહ્યું છે અર્જુન આવી જાય તો આપણે હિમાલયમાં પ્રયાણ કરીશું અર્જુન તે સમય આવ્યો છે અર્જુન વંદન કરે છે અર્જુન ને આશીર્વાદ આપ્યો છે તારા મુખમાં તેજ દેખાતું નથી તારું તેજ બધું ક્યાં આંગણે આવેલા ભિકારીને આપ્યા વિના તે ભોજન તો કર્યું નથી મધ્યાહન કાળમાં આંગણે જે કોઈ આવે તેને થોડું પણ આપવું જોઈએ આપવાથી ઓછું થતું નથી આપવાથી વધે છે કયા વેશમાં કોણ આવ્યો છે માનવ ઓળખી શકતો નથી માનવની બુદ્ધિ અલ્પ છે મોટા મોટા સંતો મહાત્માઓ કોઈ કોઈ વખત ભિકારીના રૂપમાં આવે છે આંગણે આવેલા ને આપ્યા વિના ભોજન કરે ગ્રહસ્થના ના તેજ નો પુણ્ય નો નાશ થાય સ્વરૂપ આપો છો કોઈ સ્ત્રીનું કામ ભાવથી ચિંતન તો કર્યું નથી તારા મુખમાં તેજ દેખાતું નથી પુરુષ સ્ત્રીનું સ્ત્રી પર પુરુષનું કામ ભાવથી સ્મરણ કરે એ વ્યભિચાર જેવું જ પાપ છે એની સજા થાય છે તારા મુખમાં તે જ દેખાતું નથી તે કોઈ સ્ત્રીનું ચિંતન તો કર્યું નથી વીર તે છે જે એકાંતમાં કામને મારે છે જે કામનો માર ખાય એ દુબળો છે મારો ભાઈ અર્જુન વીર છે અર્જુન આવું પાપ નહીં કરે તેથી તો ગીતાજીનો પ્રભુએ અર્જુનને ઉપદેશ કર્યો છે ગીતાજી ના સમાપ્તિ માં કહ્યું છે અર્જુન તું નિષ્પાપ છું તેથી મેં આ કથા તને સંભળાવી છે ઇતિ તમામ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ માયા અનઘ અર્જુન ને પ્રભુએ પદવી આપી છે અર્જુન અનઘ છે નિષ્પાપ છે અને તેથી આ ગુહ્યતમ ગીતા શાસ્ત્ર નો મેં તને ઉપદેશ કર્યો છે મારો ભાઈ અર્જુન આવું પાપ નહીં કરે તારા મુખમાં જ દેખાતું નથી મને એમ લાગે છે તને તારા પ્રાણ કરતા પણ પ્યારા શ્રી કૃષ્ણનો વિયોગ તો થયો નથી આ કલયુગના લક્ષણ દેખાય છે મને ગભરામણ થાય છે ભગવાન વિરાજે ત્યાં સુધી કલી આવે નહીં ભગવાન સ્વધામમાં પધાર્યા નથી એક એક નું નામ લઈને કુશળ પૂછે છે અર્જુન વ્યાકુળ થયો છે કોનું કુશળ કહું ભગવાન સ્વધામમાં પધાર્યા શ્રી કૃષ્ણ વિનાનું જીવન વ્યર્થ છે ધર્મ રાજાને અતિ દુઃખ થયું છે મને શ્રી કૃષ્ણના દર્શન થયા હવે મારે આ જગતમાં રહેવું નથી હું હિમાલયમાં પ્રયાણ પંચ પાંડવો દ્રૌપદી સાથે હિમાલયમાં પ્રયાણ કરે છે પરીક્ષિત ને કહ્યું છે આજથી રાજા તું થયું નર્મરાજ હિમાલયમાં જ નાથની પાંડવોએ પૂજા કરી છે કેદારનાથના મંદિરમાં આજે પણ પંચ પાંડવ અને દ્રૌપદીની મૂર્તિ છે ત્યાં બેઠા છે આજે પણ કેદારનાથમાં એવી મર્યાદા છે કેદારનાથ ભગવાનની પૂજા થયા પછી સ્ત્રી હોય કે પુરુષ હોય શિવજી ને પાંચમાં લઈને ભેટી પડે ત્યાં જીવ ભાવ દૂર થાય હું સ્ત્રી છું અને હું પુરુષ છું આ જીવભાવ છે સ્ત્રીત્વ પુરુષત્વ દેહનો ધર્મ છે આત્મા પુરુષ નથી આત્મા સ્ત્રી નથી અનેક જન્મનો આ દેહભાવ દૃઢ થયો છે દેહભાવને મારવો છે સાધારણ જ્ઞાનથી કે ભક્તિથી દેહભાવ મરતો નથી પાંડવોના જેવી જે સતત ભક્તિ કરે ભગવાન શંકર જે જીવ ઉપર કૃપા કરે એનો દેહ ભાવ મરે છે કેદારનાથ થી ઉપર જાઓ તો નિર્વાણ પંથ નિર્વાણ પંથે પાંડવો ગયા છે દ્રૌપદી અને ચાર પાંડવ શરીર છોડીને ભગવાનના ધામમાં એકલા ધર્મરાજ સદેહ ભક્તિમાં કેવી શક્તિ છે વેદાંત એમ કે છે જ્યોતમાં જ્યોત મળી જાય છે અને જ્યોતમાં જ્યોત મળે એ તો ઠીક છે એમાં શું વાસ્તવિક છે ભક્તિમાં એક એવી દિવ્ય શક્તિ છે સતત ભક્તિ કરે એને શરીર છોડવાની જરૂર પડતી નથી એનો દેહ પણ દિવ્ય બને છે તુકારામ મહારાજે શરીર છોડ્યું નથી તુકારામ મહારાજ સદેહ ભગવાનના ધામમાં આમી જાતો અમુસા ગાવા અમુસા રામ રામ ગયા આજ વરી હોતો તુમચા ગાય આતા કૃપા હસો જાય આતા નાહી જાણે એણે સહજ ખૂંટલે બોલણે રામ કૃષ્ણ વિઠ્ઠલ બોલા તુકા સાતો વૈકુંઠ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ કીર્તન કરતા કરતા સદેહ ગયા શરીર છોડ્યું નથી ભક્તિ દેહને પણ દિવ્ય બનાવે મીરાબાઈએ શરીર છોડ્યું નથી મીરાના શરીરને કોઈનો સ્પર્શ થયો નથી અગ્નિ સંસ્કાર નહીં જળ સંસ્કાર નહીં છેલ્લા દિવસોમાં મીરાબાઈ બેટ દ્વારકા મીરાએ મેવાડ છોડ્યા પછી મેવાડ દેશ બહુ દુઃખી થયો મીરાબાઈ મેવાડમાં વિરાજતા હતા ત્યારે મેવાડ દેશ અતિ સુખી હતો મીરાબાઈ નું અનાદર થયું ભગવાન નો ખૂબ થયો એ મેવાડ છોડી પછી તો યવનોનું આક્રમણ થયું મેવાડ દેશ અતિ દુઃખી થયો મેવાડના ગાદીમાં જે રાજા આવ્યો તેને પ્રજાએ બહુ આગ્રહ કર્યો મીરાબાઈને પત્ર મીરાની કીર્તિ જગતમાં બહુ ફેલાઈ રાજા મહાજન મંત્રીઓ સાથે બેટ દ્વારકામાં ગયો મીરાના શ્રીઅંગમાં હવે થોડી વૃદ્ધાવસ્થા દેખાય મીરાબાઈને બધા પગે લાગ્યા છે ક્ષમા માંગે છે પ્રજા દર્શન માટે તનશે એક વાર મેવાડ હતા મીરાએ ના પાડી મારું કોઈ અપમાન કરે એ હું સહન કરી શકું મારા માલિક ની પણ નિંદા હું નહીં આવું મેં પ્રતિજ્ઞા કરી છે મેવાડમાં પાણી પણ નહીં પીવું મીરાબાઈ નું બહુ અપમાન થયું ત્યારે મીરાએ મેવાડ નહોતું રાજા મન આપે સાથે ઘણા સાધુ સંતો સત્સંગ કરે કીર્તન કરે એ સંતોને મનાવ્યા છે રાજાએ કહ્યું કે હું પાપી છું અમારી દયા આવતી નથી તમે અન્ન જળનો ત્યાગ કર્યો તો કદાચ મીરાબી ને દયા આવશે પાંચ મિનિટ મેવાડ પધારે મેવાડ દેશ દર્શન માટે સંતો સંતોએ અન્ન જળ મીરાબાઈને સંતો બનાવે છે અમે સાથે આવીએ છીએ પાંચ મિનિટ વિરાજો પછી આપણે દ્વારકામાં સંત જયારે પ્રસાદ લેતા નથી પાણી પીતા નથી મીરાબાઈને હૃદય પીગળ્યું છે મીરાબાઈએ સંતોને કહ્યું છે તમે પ્રસાદ લેજો આવતીકાલે કીર્તન કરતા કરતા હું નિજ માં જઈશ મારા માલિકની આજ્ઞા થાય તો હું આવીશ મીરાબાઈ દ્વારકાનાથ ને પતિ માનતા એમની આજ્ઞા થાય તો મીરાબાઈ ને સંસારમાં રહેવાની ઈચ્છા નહોતી મીરાબાઈ ના શ્રી કૃષ્ણ મિલન તીવ્ર આતુરતા આજે તો પ્રભુને મળવા જેવું છે સુંદર શૃંગાર કર્યો મીરાબાઈએ દ્વારકાનાથના સન્મુખ કીર્તન કર્યું છે મીરાબાઈ જયારે કીર્તન કરે ત્યારે દ્વારકાના ઢોલતા કેવું બોલે મારામાં એનો કેવો મીરાનું કીર્તન સાંભળતા ભગવાનને પણ આનંદ થતો અતિ આનંદમાં મીરાબાઈ નાચવા લાગ્યા નિજ મંદિરમાં પ્રવેશ કર્યો માલિકને મનાવે આજે મીરાબાઈ મીરાબાઈને દુઃખ થાય છે સંતો પ્રસાદ દેતા મારે મેવાડ જવું તમે મેવાડ મોકલશો ભગવાન કાલમાં ધીરે ધીરે હસતે બહુ પ્રસન્ન દેખાય છે મીરાબાઈને ગમતું નથી હું રડું છું અને તમે મને જોઈને હસો છો આ તમારી આદત સારી નથી તમે એવી રીતે ભક્તોને રડાવશો તમારી ભક્તિ કોણ કરશે ભગવાન કાલમાં સ્મિત હાસ્ય મીરાબાઈ ચરણમાં વંદન કરવા જાય છે ભગવાન મીરાને મળવા માટે આતુર થયા પ્રભુએ બે હાથ લંબાવીને મીરાબાઈને ઉઠાવીને ચારથી હજારો વૈષ્ણવોએ પ્રત્યક્ષ દર્શન કર્યા છે મીરાબાઈ દ્વારકાના સમાધીન છે મીરાએ શરીર છોડ્યું નથી ઘણા સંતો શરીર છોડીને ભગવાનના ધામમાં જાય છે તુકારામ મહારાજે શરીર છોડ્યું શ્રી શંકરાચાર્ય મહારાજે શરીર છોડ્યું નથી મીરાબાઈએ શરીરનો ત્યાગ કર્યો નથી મીરાબાઈ નો દેહ દિવ્ય થયો ગૌરાંગ મહાપ્રભુના ચરિત્રમાં આવે છે ગૌરાંગ મહાપ્રભુએ શરીર છોડ્યું નથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ વિયોગમાં પ્રાણ વ્યાકુળ છે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કીર્તન કરતા નિજ મંદિરમાં પ્રવેશ કર્યો છે જગન્નાથજીને ભેટી પડ્યા છે શ્રી ગૌરાંગ મહાપ્રભુ જગન્નાથજીમાં દીન થયા ઘણા સંતો શરીર છોડીને ભગવાનના ધામમાં જાય કેટલાક સતત ભક્તિ જે કરે છે એમનો દેહ પણ દિવ્ય બને ચાર પાંડવ અને દ્રૌપદી શરીર છોડીને ભગવાનના ધામમાં ગયા એકલા ધર્મ સદેહે ગયા શરીર છોડ્યું નથી પાંડવોના મરણની આ કથા નથી પાંડવોના પ્રયાણની આ કથા પાંડવોનું મરણ મંગલમય થઈ યશ્રદ્ધય તદ ભગવત પ્રિયાણામ પાંડો સુતાનામ ઇતિ સંપ્રયાણ શૃણોત્યરમ સ્વસ્ત્યયનમ વિશુદ્ધમ લબ્ધ્વાહરૌ ભક્તિમુપૈતિ સિદ્ધિ પાંડવો પ્રભુના ધામમાં ગયા પછી પરીક્ષિત રાજા થયા છે પરીક્ષિત રાજા એ સાંભળ્યું મારા રાજ્યમાં કલી આવ્યો છે હું કલીને સજા કરીશ કલી પુરુષને બહુ ઈચ્છે રાજા બગડે તો જ પ્રજા બગડે પરીક્ષિતના શરીરમાં હું પ્રવેશ કરું એની બુદ્ધિ બગાડું પરીક્ષિત રાજાનું જીવન બહુ પવિત્ર હતું પરીક્ષિતને સ્પર્શ કરવાની કલીને હિંમત થઈ કાળજુ બગડે ત્યારે કલી કરવા આવે છે કાળ બગડ્યો નથી કાળજુ બહુ બગડ્યું છે આચાર બગડ્યો તેથી વિચાર બગડવા લાગ્યો જ્યાં સદાચાર છે ત્યાં જ સદ વિચાર ટકે છે સદાચાર નો અર્થ છે શાસ્ત્ર સંમતાચાર કોઈ પણ કામ કરવું હોય એ તમારા મનને પૂછશો નહીં મન બગડ્યું છે મન ખોટી સલાહ શાસ્ત્ર ને પૂછો તસ્માત શાસ્ત્ર પ્રમાણંતે કાર્ય કાર્ય વ્યવસ્થિત શું કરવું શું ન કરવું એ શાસ્ત્ર ને પૂછો આજકાલના લોકો શાસ્ત્રને પૂછતા નથી મનને ગમે તે કરે કેટલાક તો એવા થયા છે સવારે ઉઠે કે પેલું હજામનું જ કામ શરૂ કરે બહુડાયો છે આપણે બધા ઋષિઓના બાળકો છીએ ઋષિઓએ ના પાડી છે શનિવાર રવિવાર મંગળવાર આ બધા દિવસોમાં ક્ષૌર કર્મ વર્ત છે દશમી એકાદશી દ્વાદશી પૂર્ણિમા અમાવાસ્યા આ બધા દિવસોમાં ક્ષૌર કર્મ ન થાય ઋષિઓએ જે નિયમો બનાવ્યા છે તે બહુ વિચારપૂર્વક આ પરદેશ સાથે બહુ સંબંધ વધ્યો ને તેથી બુદ્ધિ બહુ બગડવા લાગી પરદેશની નકલ બહુ કરે છે પરદેશ ભોગ પ્રધાન દેશ છે અમારો ભારત દેશ ધર્મ પ્રધાન ભારતમાં ભક્તોની પૂજા થાય છે બહુ પૈસા કમાવે બહુ સુખ ભોગવે એ ભારતમાં મોટો ગણાતો નથી આપણે ભારતીય છે આપણો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો આચાર બગડે ત્યારે વિચાર બગડે છે આચાર વિચાર બંને બગડે તો કલિકરમાં પાણી બગડે ત્યારે વાણી બગડે ગમે તેના હાથનું પાણી પીવું વીર્યમાં જલ તત્વ મુખ્ય છે પાણી અશુદ્ધ હોય એનું વીર્ય બગડે છે વીર્ય બગડે એનું જીવન બગડે અન્ન દોષ મનને બગાડે છે અને જલ દોષ વીર્યને બગાડે છે વીર્યમાં જળ તત્વ મુખ્ય છે આચાર બગડે નો વિચાર બગડે છે આચાર વિચાર બંને બગડે ત્યારે કલી ઘરમાં આવે સદાચાર છોડશો નહીં સદાચાર નો અર્થ છે શાસ્ત્ર સંમતાચાર લોકો થોડી ભક્તિ કરે છે પુસ્તકો વાંચીને બ્રહ્મ જ્ઞાનની વાતો પણ કરે છે હવે સદાચાર દેખાતો સદાચાર ન હોય તો સદવિચાર ટકશે આચાર બગડે એટલે વિચાર બને મહાભારતના વન પર્વમાં નલ રાજાની કથા આવે છે નલ રાજાના પાછળ કલી પુરુષ પડ્યો હતો નલ રાજાનું જીવન બહુ પવિત્ર હતું નલ રાજાની એકવાર થોડી ભૂલ થઈ બહુ ઠંડી પડી હતી રાત્રિના સમયે લઘુ શંકા કર્યા પછી હાથ પગની શુદ્ધિ તો કરી આળસમાં એડીનો ભાગ ધોયો એટલી જ અપવિત્રતા જાણી એડીમાં કરીએ પ્રવેશ દીર્ઘ શંકા લઘુ શંકા કર્યા પછી હાથ પગની મુખની શુદ્ધિ કરો વધારે નહીં તો પાંચ કોબળા સાત કોબળા કરવા જોઈએ તમે તો બધું કરતા જશો એટલે વધારે કઈ કહેવાની જરૂર નથી અને કરતા ન હોય તો કથામાં સાંભળ્યા પછી હવે સાવધાન થઈને કરજો કથામાં સાંભળ્યા પછી સાવધાન આચાર શુદ્ધ હોય તો જ વિચાર શુદ્ધિ ટકે છે આચાર બગડે એના વિચારો બગડે પરીક્ષિત રાજાનું જીવન બહુ પવિત્ર હતું કલી પુરુષે માયા બતાવી છે પ્રાચી સરસ્વતી નદીના કિનારે કલી પુરુષે માયા બતાવી બળદના ત્રણ પગ કોઈએ કાપી નાખ્યા છે એક જ પગ ઉપર બળદ ઉભો છે ગાય માતા અતિ દુર્બળ થઈ છે શૂદ્ર ગાય ને બળદ ને મારે છે મારા રાજમાં ગાય ને કોણ ત્રાસ આપે છે પ્રાચીન કાળમાં રાજાઓને પદવી હતી ગૌ બ્રાહ્મણ પ્રતિભા રાજાઓ ગાયોની બહુ કાળજી રાખતા બ્રાહ્મણોની બહુ કાળજી રાખતા બ્રાહ્મણ સમાજને જ્ઞાન આપે સમજણમાં સુખ છે અજ્ઞાનમાં દુઃખ છે જગતના ઘણા જીવો અજ્ઞાનથી દુઃખી થાય છે બ્રાહ્મણ બુદ્ધિ આપે અને ગાય બળ આપે છે ગાય માતાનું દૂધ બળને વધારે છે ભેંસનું દૂધ ચરબીને વધારે છે ગાય માતાનું દૂધ બુદ્ધિને શુદ્ધ કરે છે અને ભેંસનું દૂધ બુદ્ધિને જળ બને બધા જ લોકો ગાય માતાનું દૂધ પીવાનો આગ્રહ રાખે ને તો આપણા દેશમાં જે અનર્થ થઈ રહ્યો છે તે અટકે ગાયનો દૂધ લેવું અચ્છા પીનારા લોકોને ગાયનું દૂધ થોડું પાતળું હોય છે ને તેથી ચામાં એમને કઈ મજા આવતી નથી કોઈ ગાયનું દૂધ આપે તોય લેવાની ના પાડે છે ભેંસનું દૂધ મંગાવે છે બહુ ભેંસનું દૂધ પીવા લાગ્યા ને તેથી એ બુદ્ધિ ભેંસના દીકરા જેવી થઈ ગઈ છે ભેંસનો દીકરો જળ બુદ્ધિ વાળો હોય છે ગાયનો દીકરો બુદ્ધિમાન રાજાઓ ગાયોની બહુ કાળજી રાખે મારા રાજમાં ગાય ને બળદ ને કોણ ત્રાસ આપે છે બળદ એ ધર્મરાજ છે સત્ય દયા તપ અને પવિત્રતા આ ચાર તત્વનો સરવાળો એ ધર્મ છે સતયુગમાં ધર્મ પરિપૂર્ણ હતો ત્રેતા યુગમાં કલીએ ધર્મનો એક પગ કાપી નાખ્યો દ્વાપર યુગમાં બે પગ કાપી નાખ્યા કલયુગમાં હવે નથી કલયુગમાં થોડી સ્વચ્છતા દેખાય છે પણ પવિત્રતા હવે રહી નથી સાબુથી હાથ ઘસે એ સ્વચ્છતા કહેવાય માટીથી બરાબર હાથ ઘસે પવિત્ર સ્વચ્છતાનો સંબંધ ધન સાથે છે અને પવિત્રતાનો સંબંધ મન સાથે છે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે તાંબુ પવિત્ર છે પિત્તળ પવિત્ર છે પણ લોખંડ બહુ અપવિત્ર છે લોકો લોખંડમાં વાસણ ઘરમાં રાખો અને તેથી હવે પવિત્રતા રહી કલયુગમાં થોડી સ્વચ્છતા દેખાય છે પવિત્રતા નથી ત્રણ પદ કાપ્યા છે કલિયુગમાં કેવલ દયા દાન ઉપર ધર્મ મારા રાજ્યમાં ગાય ને બળદ ને કોણ ત્રાસ આપે છે બળદ ને પૂછે છે તારા ત્રણ પગ કોને કાપ્યા છે બળદે કહ્યું કે દુઃખ કોણ આપે છે એનો નિર્ણય હજુ સુધી થયો નથી કેટલાક એવું બોલે છે કાળ જ સુખ દુઃખ આપે છે બાર વર્ષ પછી જીવનમાં પરિવર્તન થાય છે કાળ કોઈને એક સ્થિતિમાં રહેવા દેતો નથી કાળ સુખ દુઃખ આપે છે એવું કેટલાક બોલે છે કેટલાક એવું કહે છે કે કાળથી નહીં સ્વભાવથી જીવ સુખી દુઃખી થાય છે જેનો સ્વભાવ બરફ જેવો ઠંડો છે એ જ્યાં જાય ત્યાં ઠંડક છે જેનો સ્વભાવ જ બહુ કડક છે એ જ્યાં જાય ત્યાં કેટલાક લોકો એવા હોય છે ભોજનના સમયે હૈયું બાળે છે મીઠું ઓછું પડ્યું છે દાળ તો ઠંડી થઈ છે અને દાળ ઠંડી થઈ છે તો તોય ઠંડો થઈ જાય તું ગરમ શું કરવા થાય દાળ ઠંડી હોય તો સાહેબ ગરમ થઈ જાય જેનો સ્વભાવ ઠંડો છે એ જ્યાં જાય ત્યાં એને ઠંડક જ પડે છે દુઃખનું કારણ ખરાબ સ્વભાવ છે સ્વભાવના લીધે જીવ દુઃખી થાય છે કોણ દુઃખ આપે છે એનો નિર્ણય હજુ સુધી થયો નથી તમે જ વિચાર કરો પાપીના સન્મુખ આંગળી ચીંધે એને પાપ લાગે પાપીને યાદ કરે એ પાપ છે ધર્મરૂપી બળદ બોલવામાં બહુ ચતુર છે યત અધર્મકૃત સ્થાનમ સૂચક તદભવે કોણ દુઃખ આપે છે એનો નિર્ણય થતો નથી તમે જ વિચાર કરો પરીક્ષિત સમજી ગયા છે આ ધર્મ તત્વને જાણનારો કોઈ મહાન જ્ઞાની પુરુષ છે જે ગાયને બળદને ત્રાસ આપે એ જ કદી છે હાથમાં તલવાર લઈને કદીને મારવા તૈયાર થયો છે કદી પરીક્ષિતના ચરણને સ્પર્શ કરતો બોલે છે હું શરણ્યા છું મને મારશો જે અતિ કામી છે જેને અતિશય પાપ કર્યું છે તેને તમે સ્પર્શ કરો તો એના શરીરનું પાપ તમારા શરીરમાં સ્પર્શ દોષ તો બધા જ માને છે મહારોગીને સ્પર્શ કર્યા પછી ડાક્ટરને પણ ભય લાગે છે એના શરીરના પરમાણુ મારા શરીરમાં મહારોગીને અડ્યા પછી ડાક્ટર સાબુથી હાથ ઘસે છે આજકાલના લોકો સ્થુલ શરીરનો વિચાર કરે છે અમારા ઋષિઓ સૂક્ષ્મ શરીરનો વિચાર કરે જેનું સૂક્ષ્મ શરીર બહુ બગડ્યું હોય એને અડવું નહીં તમે જેને અડો છો એના શરીરના પરમાણુ તમારા શરીરમાં રામાયણમાં કથા છે મંથરાનો સ્પર્શ થયા પછી કઈ કઈ ની બુદ્ધિ બગડી કઈ કઈ નો રામજીમાં અતિશય પ્રેમ હતો મંથરા એને સ્પર્શ કર્યો કલીનો સ્પર્શ થયો પરીક્ષિત ની પણ બુદ્ધિ થોડી બગડી હું તને મારતો નથી રાજાનો ધર્મ છે અતિ પાપીને મારવો જ જોઈએ અતિ પાપીની હિંસા એ હિંસા નથી અહિંસા છે અતિ પાપી જગતમાં જીવશે તો ઘણાની હિંસા કરશે અતિ પાપીની હિંસા હિંસા નથી રાજાને દયા આવી છે કરીને કહ્યું હું તને મારતો નથી મારા રાજમાં તું રહીશ નહીં કે તમારું રાજ છોડીને હું ક્યાં જઉં મને તમારા રાજમાં રહેવાની થોડી જગ્યા આપો પરીક્ષિત રાજાએ કહ્યું છે જે ઘરમાં જુગાર નો પૈસો આવે એ ઘરમાં તું રહેજે જુગારમાં કલીનો નિવાસ જે ઘરમાં લોકો મદિરા માંસનું સેવન કરે તે ઘરમાં તું જઈને ભાગવત ની કથા સાંભળું છું ભગવાન જેનો સ્વીકાર કરે ને એ જ તમે પ્રસાદ લેજો જે જેનો સ્વીકાર ભગવાન કરતા નથી એ લેવું ભગવાનને કોઈ પાંચસો ફરી અર્પણ કરે તો ભગવાન પાંચસો ફરીનો સ્વીકાર કરે છે પણ કદાચ કોઈ ભગવાનને તમાકુ અર્પણ કરવા જાય તો ભગવાન ના પાડે છે તમાકુ લેતો નથી પાંચસો ફરી ખવાય તમાકુ લેવાય તમાકુમાં કરીનો નિવાસ છે તમાકુ ખાય તમાકુ પીએ તમાકુ સૂંઘે એને બહુ બહુ પાપ લાગે તમાકુમાં કલીનો નિવાસ છે ગામડામાં ગયા હતા ખેડૂત હતો બહુ ભાવિક હતો કે મારા ખેતરમાં ચાલો ખેતરમાં ચાલો એના ખેતરમાં લઈ ગયો બધું બતાવે અહીંયા ચણાવ આવે અહીંયા ઘઉં આવે ખેતરમાં કાંટાની વાડ હતી એને પૂછ્યું કે ભાઈ આ કાંટાની વાળ કેમ રાખી છે કે આ તો ખેતર નું રક્ષણ છે કોઈ પશુ આવે બગાડે અને તેથી કાંટાની વાળ રાખવી પછી તમાકુના ખેતરમાં એ લઈ ગયો અને ત્યાં કાંટાની વાડ જોઈને એને પૂછ્યું અહીંયા કાંટાની વાડ કેમ રાખી એને કહ્યું કે મારે તમાકુની અમને જરા પણ ચિંતા નથી અહીંયા કોઈ પશુ આવે નહીં ગાય બળદ તો આવે જ નહીં કદાચ ફરતા ફરતા ગધેડું આવે પણ આ તો એવું છે ગધેડાને પણ ભાવતું નથી તેથી અમને એની ચિંતા થતી નથી અહીંયા કાંટાની વાડ રાખવાની જરૂર તમાકુ તો ગધેડાને પણ ભાવે જેનો સ્વીકાર ભગવાન કરતા નથી એ તમે કોઈ દિવસ લેશો દ્યુતમ પાનમ સ્ત્રીય સુના જ્યાં વેશ્યાઓ રહેતી હોય ત્યાં જવું નહીં જે ઘરમાં બુદ્ધિપૂર્વક કોઈ પણ જીવની હિંસા થાય ત્યાં કલી આવે મચ્છર ને માકડ ને બુદ્ધિપૂર્વક મારે એ મોટું પાપ છે હિંસા પ્રતિહિંસા ઉત્પન્ન કરે છે જે ઘરમાં કોઈ પણ જીવની બુદ્ધિપૂર્વક હિંસા થાય એ ઘરમાં કલી આવે કરીને ચાર જગ્યા બતાવી પણ એને સંતોષ થયો નહીં મને કોઈ સારી જગ્યા બતાવો કે સુવર્ણમાં તારો નિવાસ થશે સોનામાં ચાંદીમાં કલી છે જે ધન ઘરમાં પાપથી આવે છે ધન ને ધર્મની મર્યાદા મારા જીવનમાં ધનની જરૂર છે ધન કરતા પણ ધર્મની વધારે જરૂર છે જીવનમાં ધર્મ ગૌણ થયો અને ધન મુખ્ય થયું અને તેથી પાપ વધ્યું જીવન બગડ્યું છે સુવર્ણમાં કલીનો નિવાસ પરીક્ષિત એ પ્રજાને ધર્મનું શિક્ષણ આપ્યું જીવનમાં ધર્મની વધારે જરૂર છે કરી પુરુષે કપટ કર્યું છે રાજાની બુદ્ધિ હું બગાડીશ પરીક્ષિત એક દિવસ એવી ઈચ્છા થઈ મારા માટે મારા વડીલોએ શું રાખ્યું છે તે જોવા ગયા પેટીમાં સોનાનો મુગટ મળ્યો અને તે મુગટ બહુ સુંદર હતો રાજાને ગમ્યો રાજાએ વિચાર કર્યો નહીં માથે રાખ્યો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા વિચાર કરો આ શુદ્ધ છે કે અશુદ્ધ છે પ્રત્યેક વસ્તુમાં કાળનો દોષ આવે છે અશુદ્ધ કાળમાં કોઈ વસ્તુ ઘરમાં આવે તો કાળ દોષ લાગે છે આ વસ્તુ લાવનાર કોણ છે કેવા ભાવથી લાવ્યો છે કાળ દોષ કર્તાનો દોષ નિમિત્તનો દોષ ભાવનો દોષ પ્રત્યેક વસ્તુમાં આવે છે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા વિચાર કરો આ શુદ્ધ છે કે અશુદ્ધ છે રાજા એ વિચાર કર્યો નહીં રાજાને મુગટ બહુ ગમ્યો તે માથે રાખ્યો આ જરાસંધ નો મુગટ હતો જરાસંધે અન્યાયથી ધન ભેગું કર્યું હતું ભીમસેન જરાસંધને મારે છે મુગટ ઘરમાં લઈ આવેલા પાપનો પૈસો કમાવનાર ને શાંતિ આપે નહીં ઘરમાં રાખે તો છોકરાઓની પણ બુદ્ધિ બગાડે આજે પરીક્ષિત બુદ્ધિ બગડી ગઈ છે શિકાર કરવાની ઈચ્છા થઈ જંગલમાં ગયા પશુ પક્ષીઓની હિંસા કરી ભૂખ લાગી તરસ લાગી છે શ્રમિક ઋષિના આશ્રમમાં આવ્યા છે તે સમયે શ્રમિક ઋષિ આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરતા રાજાએ કહ્યું મને ભૂખ લાગી ઋષિએ સાંભળ્યું નહીં આ મારું અપમાન કરે છે સમાધિનું ઢોંગ કરે છે એની સમાધિ સાચી છે કે નહીં હું પરીક્ષા કરું મરી ગયેલો સાપ ઉઠાવ્યો ઋષિના ગળામાં પહેરાવ્યો ઋષિની સમાધિ સાચી મરી ગયેલો સાપ ગળામાં આવ્યો પણ ખબર પડી નહીં રાજાને વિશ્વાસ થયો ઋષિની સમાધિ સાચી છે બીજાનું જે અપમાન કરે એ પોતાનું જ અપમાન કરે બીજાને જે છેતરે છે તે આત્માને છેતરે છે શરીર બધાના ભિન્ન ભિન્ન છે શરીરમાં ઈશ્વર તત્વ એક જ છે પરીક્ષિત રાજાએ બ્રાહ્મણના ગળામાં મરી ગયેલો સાપ નાખ્યો છે રાજા એ જીવતા સાપને ગળામાં આવવાનું આમંત્રણ આપ્યું છે બ્રાહ્મણ નું અપમાન કરે છે થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે શમી ઋષિના ગળામાં મરી ગયેલો સાપ આવ્યો રાજાના ગળામાં જીવતો સાપ આવશે સર્પ એ કાળનું સ્વરૂપ છે કાળના કાળ પરમાત્મા શ્રી કૃષ્ણ છે ભગવાનના ધ્યાનમાં જે દેહને ભૂલે છે એના ગળામાં મરી ગયેલો સાપ આવ્યો છે શમી ઋષિએ કાળ ઉપર વિજય મેળવ્યો છે પરીક્ષિત રાજાના ગળામાં જીવતો સાતાપર બ્રાહ્મણનું અપમાન કરીને જાય છે શમી ઋષિના પુત્ર શૃંગીને ખબર પડી શૃંગીએ શ્રાપ આપ્યો સાતમે દિવસે તક્ષક નાગે નાગીને કરશે તેનું મરણ થશે શૃંગીએ શાપ આપ્યો પરીક્ષિત ઘરમાં આવ્યા છે માથે મુગટ હતો તે ઉતાર્યો કલીનો આવેશ ઉતરી ગયા પછી બુદ્ધિ સુધરી છે એક બ્રાહ્મણનું મેં અપમાન મારી બુદ્ધિ આજે બહુ બગડી ગઈ બ્રાહ્મણોની હું પૂજા કરું આજે મેં અપમાન કર્યું ગળામાં પુષ્પની માળા અર્પણ કરનાર પરીક્ષિત આજે સર્પ ગળામાં નાખી બુદ્ધિ બગડે કે સમજવું વિપત્તિ આપવાની છે કોઈ પણ વિપત્તિ આવતા પહેલા બુદ્ધિ બગડે છે મારી બુદ્ધિ બગડી છે રાજા એ સાંભળ્યું મને શ્રાપ થયો છે સાતમે દિવસે હું મરવાનો છું રાજા એ જયારે સાંભળ્યું ત્યારે રાજા એ માની લીધું આજે જ હું મરી ગયો છું બધું છોડીને ગંગા કિનારે આવ્યા છે ગંગા માને વંદન કરીને સ્નાન કર્યું છે ગંગામાં મરણ સુધારે છે કસ્તામ ન સેવે સાતમે દિવસે મરવાનો છું તે સાંભળ્યું વિલાસી જીવનની સમાપ્તિ થઈ પવિત્ર જીવનનો આરંભ થયો પરીક્ષિત હવે રાજા નથી ઋષિ જેવા થયા છે ઋષિ ને ઋષિ મળવા જાય મોટા મોટા ઋષિઓ વગર આમ પિતૃર્વસિષ્ઠશ્ચવનશરદ્વાન અરિષ્ટનેમિર્ભૃગુરંગિરાશ્ચ પરાશરોગાધિસુતોથ રામ ઉતચ્ય ઇન્દ્ર પ્રમદેધ્મવાહ મેધાતિથિર્દેવદ આર્ષ્ટિષેણા ભારતવાજો ગૌતમ પિપ્પલાદ મૈત્રેય ઔર્વા કવશ કુંભયોની દ્વૈપાયનો ભગવાન નારદશ્ચ ગુરુ દત્તાત્રય ભગવાનના પિતા અત્રિ ઋષિ આવ્યા છે રામચંદ્રજીને તત્વજ્ઞાનનો ઉપદેશ કરનાર રામચંદ્રજીના સદગુરુ વશિષ્ઠ ઋષિ આવ્યા ઋષિઓને યાદ કરો જેને વાસના નો વિનાશ કર્યો છે એવા સંતોને યાદ કરવાથી વાસનાનો વિનાશ થાય વ્યાસ નારાયણ આવ્યા છે અગસ્ત્ય ઋષિ ત્યાં આવ્યા છે ઋષિઓને વંદન કરીને સભામાં કરેલું પાપ જાહેર કર્યું છે પાપને જે છુપાવે છે એના મનમાં પાપ ઘર કરે છે પાપને જે જાહેર કરે છે તેનું પાપ છૂટે છે પાપને છુપાવનાર ફરીથી પાપ કરે છે પરીક્ષિત રાજાએ એક જ વાર પાપ કર્યું હતું પાપ જાહેર કર્યું હું પાપી છું જે દિવસે પાપ થાય ને તે દિવસે એકાદશી ન હોય તો પણ અગિયારસ કરજો અગિયારસ કરવાની તે એટલે નો શીરો ખાવાનો નહીં બરાબર ઉપવાસ કરો આજે મને ખાવાનો શું અધિકાર છે પરીક્ષિત રાજાએ જીવનમાં એક જ વાર પાપ કર્યું હતું ધન્ય છે રાજાને પાપ કર્યા પછી પાણી પણ પીતા નથી મને શાપ થયો છે હું સાતમે દિવસે મરવાનો છું મને ભીખ લાગે છે મેં મરવાની તૈયારી કોઈ દિવસ કરી નથી કથા સાંભળ્યા પછી મરવાની પણ થોડી થોડી તૈયારી કરજો અંતકાળમાં જીવ ગભરાય છે જીવનમાં એ મરવાની તૈયારી કરતો નથી મેં પાપ કર્યું છે હવે હું મરવાનો છું સાતમે દિવસે મને તક્ષકના કરડ છે મારું મરણ થશે મારું મરણ સુધરે એવો ઉપાય બતાવો મને ભગવાનના દર્શન કરાવો કોઈને પણ હિંમત થઈ નહીં સાતમે દિવસે આ મરવાનું છે મરણ કેવી રીતે સુધરે કોઈને બોલવાની હિંમત થઈ નહીં પરીક્ષિત રાજાએ વિચાર કર્યો પરમાત્માએ મારો જન્મ સુધાર્યો ભગવાન મારું મરણ સુધારશે ભીતિ વિના પ્રીતિ થતી નથી સાધારણ માનવને ભય લાગે તો પાપ છોડે સાધારણ માનવને ભય લાગે તો જ ભક્તિ કરે મને યમન યમદૂતો મારશે અંતકાળમાં મારી કેવી દશા થશે શ્રીમન નારાયણ